સારો ઘણા ખરા ખરાબ કામ કરી નાખે છે માણસ એટલે આપડા લોકો શું કે છે આભા કાળો પડી જાય પછી કાળ ચંદ દેખાય પછી એ આભાને લીધે ગાય બધા આભા કરવાનું બીજા કોઈને તારા પાડી કેવું કાકા ને કેવું છે તમે કહો વાતચીત કરે કઈક મળે જ્ઞાની પાસે આયા હોય ને અમારું પાત્ર ખાલી હોય તો અમારી યોગ્યતા કહેવાય ને જ્ઞાની પાસે આયા હોય અને પાત્ર ખાલી હોય એ તો યોગ્યતા ગણાય કે છે પાત્ર ખાલી હોય તો યોગ્યતા ગણાય કે છે અમારું પાત્ર આપણી પાસે જો ખાલી અમે લઈને આયા હોય તો અમારી પાત્રતા કહેવાય ને મેં આ પ્રેરણા એના માટે યોગ્યતા અધિકાર રાઈટ હોય કોઈ પૂછે જ નહીં વિનય ના મારે તો ત્યારે અર્થ જય સચિદાન સચિદાન જે ચાલતું હોય ચિત્ર ટેલિવિઝન જેવું એ દ્રષ્ટા ભાવથી તમે જોતા હો પણ સાથે સાથે જે ક્રિયા અંદર ચાલતી હોય જપ છે સ્મરણ છે એકાત્મ છે એકાત્મતા છે એની ચાલીશું આ તમે જે વાત કરી કોસ્મિક ની અંદર આજ તમે અભેદ ભાવે બધું જોતા જોતા ચાલો ટેલિવિઝન ટેલિવિઝન જોતા હોય જોતા જોતા તમે ચાલો ટેકડીએ કહે છે કે એની અંદર જે જ્ઞાન ક્રિયા થઈ રહી છે કહે છે અભેદ ભાવ હોય જપ હોય તપ અથવા તો એ હોય એને એટલે જે કઈ અભેદ ભાવ જે તાદાત્મતા પર પણ હોય રસ્તા ભાવ હોય જાતા હોય તે ખાલી દ્રષ્ટાભાવ રાખીએ નાતા ભાવ રાખીએ નહીં કે આગળ બહાર નીકળીએ સામાન્ય ભાવ જોઈએ એટલે બધાના દર્શન થાય દરેક જીવનું અને વિશેષ ભાવ જોઈએ તો પછી આ લીમડો છે આ આવો છે બીજું બધું રહી જાય બીજું બધું શું થઈ જાય વિશેષ ભાવ એટલે સામાન્ય ભાવ જોઈએ એ દર્શન અને વિશેષ ભાવ જોઈએ એનું જ્ઞાન તો સામાન્ય ભાવે શું થતું થતું એટલે જીવ માત્ર નું દર્શન આપણને થાય અને એ જીવોની ઉર્જા ગતિ થાય જ્ઞાની પુરુષ આત્મા રૂપે જોનારા મળ્યા નથી આત્મા રૂપે જોનારા મળ્યા નથી એમને શું કહ્યું એટલે એની ઉર્જા થાય સાહેબ કે છે આમાં કાંઈ ના દેખાય કે છે દર્શન ભાવે જોઈએ હવે કઈ દેખાય નહીં કે છે કઈ દેખાય નહીં કે દર્શન ભાવે જોઈએ તો તમને ના દેખાય આ તો મારી વાત આ બધાની વાત નથી પૂછાય મને મારી વાત પૂછે તમારી વાત બરાબર છે પણ એમને તો મારી વાત છે તમારા દર્શન ભાવ આંખો બંધ હોય તો કશું ના દેખાય તો મારે તો આંખો બંધ હોય દેખાય એટલે દર્શન જ્ઞાન બે વસ્તુ જુદી છે જગત ને એ સમજવા માટે ઘણો ટાઈમ લાગે અને જ્ઞાની જો પોટ પર તો સહેજમાં સમજી જાય દર્શન નું જ્ઞાન એમાં કઈ ડિફરન્સ તો તમારા તમારે એ તો કે ને શું કે છે એ એમ કે છે માઇન્ડ અને નેચર આ બે જુદી વસ્તુ છે માઇન્ડ અને મેટર બે જુદી વસ્તુ છે એટલે આખો જે કોસ્મિક ભાવ ટ્રાન્સેન્ડન્ટલ મેડિટેશન જે આખી થિયરી ઉભી થઈ છે ટ્રાન્સેન્ડેન્ટલ ટ્રાન્સેન્ડેન્ટલ આપણે એમાં શું છે કે કોસ્મિક ભાવની અંદર તાદાત્મ્યપણું કેળવવું વિશ્વવ્યાપકતા અને વિશ્વવ્યાપકતા કેળવવી વિશ્વ વ્યાપકતા કેળવવી પણ દર્શન ગ્રામ નથી સમજાયું મને લાગે છે આ એ જવા જુઓ તો દર્શન ગ્રામ સમજાયું નથી ફિલોસોફર એ બંધ હોય શું કહ્યું દર્શન તો ફિલોસોફર બંધ હોય બુદ્ધિ ની પરનો વિષય છે ને બુદ્ધિ ની પરનો વિષય છે દર્શન અને જ્ઞાન પોત પોતાની ભાષામાં એમ કે મને દર્શન થયું એટલે આ ગુજારી દર્શન થયું તો એને દર્શન મૂળ દર્શન એને ગણાતું નથી આપણે ભગવાનને પૂછીએ સાહેબ એટલું તો કહો કે દર્શન જ્ઞાનમાં શું ફેર એને એક જ ભાવને બધું જ્ઞાન જ એક જ કોને ના કહેવાય જ્ઞાન એક જ એને માટે વિવેકાનંદે રાજયોગ ના પુસ્તક માં મૂક્યું છે કે સા વિદ્યા યા વિમુક્ત વિદ્યા ને અવિદ્યા મારે એ વિદ્યા જોઈએ છે વિવેકાનંદે એમના રાજયોગ ની અંદર મૂક્યું છે મને મુક્તિ આપેલી એવી વિદ્યા જોઈએ છે એટલે આ દર્શન જ્ઞાન હવે તમને વિગતવાર સમજણ પાડું તો તમારી બુદ્ધિમાં થોડી બે એટલા માટે એક વિગત એક દાખલો આપું બુદ્ધિ બેહ્યું બીજું તો બીજું તો હું જ જોઉં શકું પણ તમારી બુદ્ધિ થોડું બેસે એવું તમને એમ લાગે ના ખરી વાત છે તો આપણે અહીંયા આગળ છે તે આ જમીલી બાગમાં અંદર બેઠા હોય આપણે બધા અહીંયા બેઠા હોય બધી વાતો ચિત્ર ચાલતી હોય બરોબર અંધારું હોય અંધારું વાતો ચિત્ર ચાલે ને તો વિડીયો પીવે છે બે છે વાતો કરે છે તો અવાજ આવ્યો એટલે એક એકાદ માણસ કઈ કે છે શું કઈ છે એટલે બીજો કે આ કઈક છે બીજો કે કઈક છે એટલે કઈક છે એ બધા સહમત થઈ જાય હવે કઈક છે એટલે આને શું કેવું આ જ્ઞાન શું કેવું કઈક છે આને શું કેવું આપણે અત્યારે કઈક સમજણ પડી પડી આપણને સમજણ પડી તો માં લઈ જવું કે શું લઈ જવું આ માં ખાલી અવાજ ના વાઇબ્રેશન જે આવ્યા અનાહત નાદની સાથે જે અથડાણ આપણા શરીરમાંથી જે અનાહત નાદ નીકળે છે ઓમ કરીએ ત્યારે એની હારે જે અથડાણ એ એમાં દર્શને નથી ને જ્ઞાને નથી ખાલી અવાજ આવ્યો કે કઈક છે ભાગ્યો છે હાલી એ શું જ્ઞાન કહેવાય એટલે ભગવાન આને કહ્યું દર્શન કર્યું અન્ય સાઈડ જ્ઞાન છે શું કે છે અવિદ્યા અવિદ્યા નહીં કઈ છે ખરું કઈ છે એનું નામ દર્શન શું કહ્યું અને ત્યાંથી ઉઠી બધા ત્યાં ગયા અને પછી એક વાતો ગાય છે બીજો કયા ગાય છે એ ડિસાઇડેડ છે જ્ઞાન આ દર્શન જ્ઞાન વ્યવસ્થા હવે આ તો મેં તમને બુદ્ધિમાં સમજાય એટલા માટે બીજું બધું તો અમે સમજીએ બીજું અમને દેખાય એવું આમ કહી શકાય એવું નથી વાણીમાં નથી ઉતરેવું બુદ્ધિગમ્ય નથી એટલી ઘણી ઘણી વસ્તુ બુદ્ધિગમ્ય છે નહીં એટલે હું તમને વાણીમાં જેટલું ઉતરે એટલી બતાવી શકું બીજી કઈ બતાવી શકાય નહીં ડિરેક્ટ તો એ તો તમારી હું રસ્તો દેખાડું એ રસ્તો દેખાડું તે રસ્તે તમે આવશો તો તમને પોતાને સમજાય બોલો કઈ બોલો બોલો એટલા પગથિયા કેટલા પગથિયા કે છે મોક્ષ ના કેટલા પગથિયા સોમનાથ પાટણ થી સોમનાથ પાટણ થી મુંબઈ સોમનાથ પાટણ થી મુંબઈ જઈ કેટલા એવું તમે કહેવા માંગો છો અત્યારે સોમનાથ પાટણ માં તો નો રહેવાસી છું એટલે સોમનાથ પાટણ જેટલો પરિગ્રહ છૂટ્યો એટલા પરિગ્રસ્ત એટલો એના સ્ટેપ ઉપર ચડ્યો તો અને પછી પાસે ઉપર ગયા પછી ઉઠાડવા મળી આવે અરે ધોળાકિયા સાહેબ તમે કહી દઈએ અહીં આગળ કે છે સાહેબ ભાઈ આ ઉપર જવું છે મોક્ષ માં જઈએ ને કે ત્યારે સાહેબ ના ના હજી હું જઈ આવ્યા કે આમથી પેલા બહુ સરસ હેરો ને એટલે બે હજાર પગથિયા નીચે શું એ અનંત હતા ત્યાં ભટેક ભટેક ભટેક ભટેક કઈ કાલ ખાતો નથી મોક્ષ નો માર્ગ જયારે મરી આવે ત્યારે એનો મોક્ષ દાતા પુરુષ મળે તો એનો હોતો મળે નહીં મળે નહીં એટલા માટે તો અહીંયા આવ્યા છીએ એટલા માટે તો અહીંયા આવ્યા છીએ કે બરોબર છે પણ વાસ્તુમાં આમ કહેવાય છે કે ભાઈ આવું કઈ તાલ મળે તો તાલ ખાય તાલ દે ને અમતા ભટકી એટલું જ બુદ્ધિ થી એડજસ્ટ થઈ જાય એટલે સંતોષ માનીએ હું એવી રીતે રજૂ કરું કે એ પાછળનું છે પૂજા ખુદ કરે છે પણ એનો કિલો મજબૂત છે એને બાંધેલું છે એને ગાય ત્યાં ઉભી છે પાછળનું ગમે એટલું કુદે નહીં પણ કિલો મજબૂત છે અમે ખીલા પછાયેલા છીએ અને ત્યાં ઉભી છે જે કિલો કામ પાડી હા પણ દૂધ પીવું છે જે અમૃત છે ને એ દૂધ પીવું છે ગાયનું જે ગાયનું દૂધ છે અમૃત છે તે પીવું છે હવે કરે પીવાની મળે જ છે આગળ ત્યાં મળે છે એ પીણું કપરા કાબીનું ના અપાય તમે કપરા કાબીનું પીણું તો ઘેર જઈને પીવો તારે તમારું કયું ગામ એટલે સનાતન શું સનાતન સુખ સનાતન સુખ એમ નામ બીજા મુખ ને આપડે શું કામ છે આપડે સુખ જોઈએ છીએ સુખ ગમે છે કે નહીં ગમતું એ કહો મને ગમતું નથી ફાવતું એ સુખ સનાતન સુખ હોય દુઃખ આવે નહી એવું સુખ જોઈએ છે એ સુખ પડે એમનો મોખ પછી તમારે મોખ મોક્ષ બીજી કઈ અંગર કરવો નહી આપડે એ દરેક ને એ જ જોઈએ છે તમે સમજ ને હવે શું કહેવા માંગો આગળ બોલો તમે સમજણ પડે આ કલાક કામ કરી શકાય અને કોઈ જાતની ઉભા ઉભું થાય રહી શકે એ શરીરને એવું સુદ્રઢ બનાવો ચોવીસ કલાક કામ કરી શકે તમે તો તોફાની સામે ઉભું રહી શકે શરીર એવું શરીર હોવું જોઈએ એવું શરીર લાઈફ ટાઈમ નું કે છે જીવે ત્યાં સુધી જીવે ત્યાં સુધી એવું શકે એવો આ દુનિયામાં કોઈ માણસ જન્મ્યો નથી આ દુનિયામાં જન્મ નથી લાઈફ ટાઈમ સુધી મજબૂત નહીં રહે દુનિયામાં કોઈ જન્મ નથી સનાતન સુખ અને શરીર તો રહેવું ના રહેવું કોઈ જોયો તમે શરીર વાળો સ્વામી દયાનંદ સ્વામી દયાનંદ દયાનંદ પેલા શું હતા પછી શું થયું એવું તેવું ના અને શરીર મજબૂત ને તો કામ શું છે આગળ તો પાડા વધારવાના અંતર છે આપડા વોરિયર્સ માં ઝાડુ ભરવાની સત્તા નથી આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ નથી જ્યારે ઝાડે ભરવાની સ્વતંત્ર શક્તિ હોય રામકૃષ્ણ આવે શ્લોક બધા રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ તમારે જો હાથી વાત સમજવી મારી વાત લખી લો ફોરીના ડાક્ટર ભેગા કરીને બધાને થઈ દીધું એ સંદાસ કરવાની તમારામાં શક્તિ નથી તે ઊંચા રીતે થવા વાળે પછી મેં કહ્યું ત્યારે અટકશે ત્યારે ખબર પડશે કે આ મારી શક્તિ નહોતી ત્યારે સમજી ગયા આ વર્લ્ડમાં કોઈ એવો ધર્મ નથી સંદાસ કરવાની શક્તિ હોય ત્યારે બધી વાતો લોકો ઊંધી મારી લોકો ઊંઘે રસ્તે ચડાય ચડાય કરે છે એવું એવું બની શકે નહીં આમ દોઢ દોઢ કરી એનો શોર્ટ છે ઇમ્પોસિબલ વસ્તુ અનસાયન્ટિફિક કુદરત જે સ્થિતિ પર રાખે છે તે સ્થિતિ પર અને પોતાનું કામ કરી લો આગળ શું સનાતન સુખ ને ખોળો બસ આવી સ્થિતિ હોય છે શરીર ને દીવડા કરી દે તો અવતાર બધા જ ને કયો નતા તે અને શરીર તે રહેતું છે આ તો આ તો પૂરણ ગલન શરીર છે ગરીબ રોગ થાય ખલાસ થઈ જાય પાછો એના હાથમાં પોતાની ધંધા સહન શક્તિ નથી તો કોણ એવું માણસ એવું શક્તિ વાળો છે જોયા તમે શરીર માધ્યમ ખરું કરવાનું સાધન શરીર એક શરીર બરોબર હોય તો પછી શરીર જો બરોબર હોય તો બધું થઈ શકે ને કે બરોબર આ સત્તા આપણા હાથમાં નથી શક્તિ નથી સંદાસ જોવાની શક્તિ નથી ને મારામાં નથી ને મારીનામાં નથી એ પુરવાર કરી આપું તો આ લોકો લોકો ચગાવે બુદ્ધિ પકડી રહ્યા થાય બોડી વાળી વાતો મેન્ટલ બધું મેન્ટલ થઈ ગયું અમને એ કર્યું ના એ તારું બધે તને ફળશે કે છે શું કે છે એટલે સમજવું પડશે કાકા આવું વસ્તુ ચાલે પણ બીજ જેવી વસ્તુ છે મહાપ્રભુની જેવા એ હતા ને બારવટિયા ગ્રેસ જેવી વસ્તુ તો છે ને કે છે ગ્રેસ ગ્રેસ ડિવાઇન આપણે કૃપા દ્રષ્ટિ કોઈ કોઈ માટે શીખવાડેલું છે બાળ મંદિર ની પાછળ વાત કરો તો બાળ જ્ઞાન મંદિર માં આ વાત હોય હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ તમે છો તમારો કોઈ ઉપરી નથી અને તમારો ગ્રેસ નથી આ બધું એવું ઉપરી ના માને તો સીધા ના રે એટલા માટે શીખવાય તો વેલ્યુ છે એ છે પ્રપંચ સૌ પેટ ભરવા એ છે અથવા અમુક પેટ કરો એ કે છે કરવાનું જો ફળ ભોગવવાનું હોય એનો કઈ રસ્તો કાઢવો બહુ સરસ પ્રશ્ન છે કર્મનું જો ફળ ભોગવવાનું હોય કે છે તો અમુક જપ કરો અમુક તપ કરો કે છે આ બધું કઈ નકામું છે કે છે ના નકામું કશું નથી જે કરે છે ને એ બધો કર્મને આધીન જ કર્યા કરે જપ કરે છે તે કર્મને તપ કરે છે તે કર્મને પોતે ભગોડ્યા છે આ વર્લ્ડમાં બધા ભગોડ્યા હું આ છે ઓલ આર સ્ટોપ સ્ટોપ પ્રકૃતિ બતાવે છે ના છે પાછો કે હું ના થયો ક્યાં કાંઠે રજનીશ એને માટે રોબોટ શબ્દ વાપરે છે રજનીશ એને માટે રોબોટ શબ્દ વાપરે છે આરોબીઓટી રજનીશે કદી યંત્ર માનવ શબ્દ વાપર્યો છે રોબોટ યંત્ર માનવ હું તો હું તો ટોપ કઉ છું પીઓપી સમયડા છે પોતાની જાતને સુઈ માની બેઠો હોય એટલે જપ તપ કરે છે ને એ કરના કર્મ એને કરાવડાવે છે ને કરે છે બીજાને કરવું ના થાય એને કારણ કરવું હોય થાય નહીં કર્મ કરાવતું ના હોય તો એને કર્મનો હિસાબ જ નથી હોતો જેવો હિસાબ હોય એવું બધું થાય એક જણ હાથ હાથ દાડે પાસ કરે અને એક જણ એક દાડો ના થતો હોય શું તેમાં પેલે નબળી નથી અને પેલા જબરી નથી એ બધાનો ભાવનાનું ફળ છે શું છે ભાવનાનું ફળ ઓડિટ કરેલા તેનો આ ઇફેક્ટ છે આ ઇફેક્ટ છે માટે આપણે ટોપ કહીએ માણસને કોઈ ટોપ કહેવાય તો ભમેડો કહેવાય ઇફેક્ટ જ ભોગવી રહ્યા છે પાછળ મેં આમ કર્યું ને તેમ કર્યું ફાળું કર્યું ને આમ કર્યું છાતી કાઢી ફરિયાદ કરે તેવું અને પછી ખોટ જાય હું શું કરું ભગવાન મારી કરું ઠક છે કમાયો કે હું કમાયો અને કોટ ગીતા ભગવાન રૂઠ્યા ભગવાન કેવા રૂઠે કોઈની પર અને એ રૂઠે તો ભગવાન નહીં રૂઠે એ ભગવાન કહેવાય જે રૂઠેલો હોય ગુસ્સે ભરેલો હોય એને ભગવાન કહેવાય કરો ભગવાન તો ભગવાન છે કહો છો ને એનું અંગ્રેજીમાં એક સૂત્ર છે nature neither favours not punishes, but gives consequences. Ah, neither favor nor punishing so. Give consequences. Give consequences. Gives. Gives consequences. Gives. Nature, nature neither favors nor nor punishes, but gives consequences. But give consequences. પરિણામો આપે છે હું પ્રકૃતિ ઠંડીમાં બહાર નીકળું પરિણામો પરિણામો આપે છે કોન્સિક્વન્સીસ એનો સ્વભાવમાં છે આ વેટર એનો સ્વભાવ જ બદલે છે અને પરિણામ આપે છે ઇફેક્ટ જ આપે છે એક વેધરે કશું કરી શકે એમ નથી નવું નવું કશું કરી શકે એમ નથી તમારો કર્મના ફળ ભોગવી રહ્યા છો તમારો કર્મ જે હોય છે ની પાસે જાય છે અને નેતર એ કર્મનું ફળ આપે છે એટલે એને નું ફળ કેવી રીતે મળે છે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સના આધારે મળે છે કોઈ ભગવાન બધામાં આ ચાલ્યો નથી કારણ કે ભગવાન નથી ફોરીના સાહિત્ય ઉભું છે તારે ભગવાન છે તને ક્યાં લાગે છે કે ઉપર ને ઉપર બાપો નથી ઉપર સુધામ કમાયું કઈ કઈ બોલ બોલતો ને ખબર છે ના કશું મને ખબર નથી મેં કહું આપો તો આકાશ છે ખાલી હું બધે જોઈ કે ક્યાં ભગવાન છે તમે God is in every creator whether visible or invisible not in creation આ ક્રિએશન માં નથી એટલે ઇન્વિઝિબલ સવાલ મારી વચ્ચે ઘણા થોડી વાર શાંતિ હોય કલાક બે કલાક પછી થોડી વાર જતી રહે પછી આ તો તેવો તેવો અને આ મિલ માલિકો ઊંઘ જ આવે આ મિલ માલિકો ને કારણ કે હાથ બાયડા વાળી કહેવાય શું કહેવાય કહ્યું કે માડી રૂવે માડી રૂવે હાથ બાયડા તો રડે એટલે બધા કબૂલ કરે માડી એટલે ધણી મરી ગયો રડે પણ માડી તું શું રડે છું માડી તું શું રડું છું બહુ નલાયક છે આથી ના હોય તો હારો કે છે મોડી રડે અને હાથ ભરાવા એટલે મીલવારીઓ કાકા સત્ય સમજવું પડશે આ બધું ઠોકા ઠોક છે બધા ગપ્પો આપે શું છે સરેન્દ્ર જેવી વસ્તુ છે ને આત્મનિવેદન જેને કહે છે સરેન્ડર ને સરેન્ડર થી માણસ આગળ જાય આત્મ નિવેદન સરેન્ડર થાય કે સરેન્ડર તો આગળ જાય કે છે સરેન્ડર થાય પણ કોને સરેન્ડર થવું આગળ વધેલા હોય ને આગળ વધેલા હોય ને કોને આગળ વધેલા કહેવા આપણને લાગે કે આ આગળ વધારે જે છે એ તાર પછી દસ વર્ષ પછી બધા પડીને બેઠા હોય તો નરકત લઈ જાય એવો માણસ કારણ કે આપણે શ્રદ્ધા બેઠા પછી ઉઠાડવા હોય શ્રદ્ધા બેહાડ હું શું કઉ છું તે પછી પહેરે ગમે તે કરે મારે તો શ્રદ્ધા ના ઉઠાડે બેહાડજે બેહાડી નહીં વાર બહુ જોખમ છે શ્રદ્ધા બેહાડ્યા પછી ના જોઈએ આપણને ગમે તે ગોળો કાઢે તો એ પણ ઉઠી ના જોઈએ નહીં તો શ્રદ્ધા બેહાડો નહીં નહીં તો ભીમના જેવું કરવું એક માટલું ઊંધું રોપી અને લાલ ગંગી કરી નવો ને એમ થાય કર્યું <laughs> પેલું મનુષ્ય ની વસ્તુતા બેસેલી તો મારી નાખે ભગવાન રહેલા છે શું થયું પેલા તો આરોપ ભગવાન છે કેવા છે આરોપી ભગવાન આપડે આરોપ કર્યો છે આવું ના કરે એટલે કોને તમે ચરંજર થશો ગુરુ હોય છે ને ગુરુ જે ભગવાન નું પ્રતિનિધિ છે ને ગુરુ જે ભગવાન નો પ્રતિનિધિ છે તેને એ તો ઓળખો આ ચશ્મા મળી આવે એ તો પંદર મિનિટ હોય ને ઓળખ્યું હોય બાપજી બોલતા બધી ટોળકીઓ ચાલ્યા સારા માણસ હોય પણ શું કરે તો દડે ને આ દડવું બહુ મુશ્કેલ છે આવો છોડાવનારો કોઈ જડી ઘડવો બહુ મુશ્કેલ છે શું સાહેબ કે અમને બધાને તો જડી ગયું છે કે અમને બધાને તો જડી ગયું છે પણ બીજા લોકોને બધાને જડવું બહુ મુશ્કેલ વસ્તુ છે આ જડવાનું તો હોય જ ને આ તો હોય જ નહીં કોક વખત કોક બુદ્ધિ ના હોય એવું લાઈટ કોક વખતે આખા વર્લ્ડમાં એકાદ હોય બુદ્ધિ છે એ બુદ્ધિ નું લાઈટ હોય તો એ આપણને પોતાના ધારેલા સ્થળે લઈ જાય બાકી બુદ્ધિ વાળા ફટકાવવાનું માટે છે ઉપનિષદમાં રાધા કૃષ્ણ એના લખી છે એમાં એ કે છે કે જયારે આપણે અર્ઘ્ય આપીએ સૂર્યનારાયણ ઓમ ભૂ ભૂ વખતે અંદર વેક્યુમ છે તમે સૂર્યમાં પ્રવેશ કરો ને વેક્યુમ ક્યાં લઈ જાય છે તે જુઓ કો હેન્ડપંપ કો હેન્ડપંપ અવર હા મોટો સમુદ્ર હોય પણ એ તરસ ના છીપે અને એક કળશી હોય પાસે તો એનાથી તરસ છીપી જાય પણ દાદા કેટલીક વખત તો આવેલો હોય છે પણ હવે એને પછી એને ફળ આપ્યું નહીં આપણને શાંતિ જોઈએ નિરંતર અખંડ શાંતિ જોઈએ આપી છોકરો આગળ નહીં રાખી છોકરો છોકરો વાગે અંદર પડે છે છોકરો વાગે છે માથે આટલા સુધી આ આપણે નોંધો ગયા ત્યાં ફસાયા હતા એ નક્કી માની લેવું શું કહ્યું અને જ્યાં આગળ ફસાયા ના હોય ક્યાં કહેવાય છોકરવાથી બંધ થઈ જાય ત્યાં શું ઠોકર વાગ્યા કરે છે ને કહીએ કે મને સારો લાભ થયો હતો આગળ એનો મિનિંગ શું હતી ઠોકર વાગ્યા છે તો એક માણસ મને કહે છે હું વિનય કરું લાભો થઈને બધું દર્શન કરું બધું કરું પણ હું જાણું છું અને મારે કેમ નાખી દેવાય કે છે તમે જાણતા હોય તો ઠોકર વાગે છે ઠોકર તો વાગે છે પણ હું જાણું છું એ નાખી દેવાય કેમ કરીને અલ્યા ઠોકર વાગે છે એ જ અંધારું અંધારામાં ઠોકર લાગે અંધારામાં પછી મેં એમને કહ્યું મેં ઘેર રેશમી ચાદર લાવી અને સુઈ જાઓ આરામથી શું કહ્યું સુઈ જાઓ અને પછી મય જો જમ્પ ના વળે તો આવજો રાત્રે બે વાગે મારું મકાન ખુલ્લું છે કહ્યું તમારા માટે તમારા માટે સ્પેશિયલી નહીં તો રેશમી ચાદર લાવીને સુઈ જાઓ એટલે તો આગળ પછી પંદર પછી કહે છે કડાપો બહુ થાય છે મને તમે શેને તમે જ્ઞાન કહો છો તમે જાણેલું કોને કહો છો શું જાણ્યા તો પછી ઠોકર જ ના લાગે એક ઠોકર ના લાગે એને જાણ્યું કેવાય આ તો નહીં ઠોકરો કઈ છે મોડું મોડા પર દિવેલ ચડી ગયું હોય કેવું બજારમાં મોડા પર દિવેલ તો પડતા એ લોકો એની મેરેજ આવે દિવેલ અને પાછા કે છે જોવાણ્યું એટલે શું જોવાણ્યું તે શું આ ખોટું છે ને બધું શાંતિ કહો સ્થાપના કેવી રીતે કરવી આનંદ ની શાંતિ આનંદ આપ જે કહો છો એની સ્થાપના કેવી રીતે કરવી દેખાડું તમે કરશો પ્રયત્ન કરી પૂર્વ ના થાય તો પ્રયત્ન કરી જો કે પૂરું ના થાય તો મુશ્કેલી થાય કે છે હું તમને દેખાડું શું નામ આપનું નટવરલાલ નટવરલાલ કોઈ કે નટવરલાલ અમારા બધા હગાવાલા બેઠા હોય અને ત્યાં આગળ તમે બેઠા હોય અને કોઈ આવીને કે છે નટવરલાલ તમારા અક્કલ નથી મૂરખ છો અને ગધેડા જેવા છે કે તે તમને અસર કશું થાય ખરી થોડી ઘણી થાય એકદમ ના થાય કે થોડી ઘણી અસર થાય એવું ના લાગે પણ એનો શોખ જીવી શકાય એવી અસર થાય અસર થાય અસર થાય તો પછી શા માટે અસર તમને થાય છે પ્રકૃતિ નું બંધારણ છે પ્રકૃતિનું બંધારણ બંધારણ છે ના પણ અમારો ગુનો છે કે આપડો ગુનો છે એ તો કેવી રીતે જોઈ શકાય આપણો ગુનો હોય આપણો ગુનો ના હોય પેલા ગુનો હોય બંને રીતે જોઈ શકાય કે આપણો ગુનો હોય અને આપણો ગુનો ના પણ હોય કે સોમાનો ગુનો હોય એવું એવું આ જગત બિલકુલ ડિસ્ટર્બ થયેલું જગત છે જે એક સેકન્ડ પણ ન્યાય ની બહાર નથી જતું જે જગત તેમાં આવી કલ્પનાઓ હોય ખરી આ બિલકુલ ડિસ્ટર્બ થયેલું નથી એક સેકન્ડ પણ ન્યાયની બહાર કશું નથી કોર્ટો ભલે ગમે તે કરતી હોય સમજ ને પણ આ નેચર એક સેકન્ડ પણ ન્યાયની બહાર સમજ પડે ને એટલે તમને જે ગાળ ભળે છે એ હવે તમે મારી વાતથી તમે એટલું નક્કી કરો હું તમને શીખવાડું છું તમે આ કેવી રીતે તમે પ્રાપ્તિ કરવી એમ આનંદ તો હું તમને કહું કે તે તમારા કર્મના ઉદયનું ફળ છે શું છે તમારું કર્મ ઉદય છે ને તે પેલો ગાળ બોલનારો નિમિત્ત છે શું છે નિમિત્ત છે એટલે નિમિત્ત ને બચવા ન ભરવા જોઈએ આપણે નિમિત્ત નો ઉપકાર માનવો જોઈએ કે તે મને આ કર્મ થી છોડાવડાયો શું કરવું જોઈએ ઉપકાર માનવો પછી ગજુ કાપી એક જણે તો કઈ અસર થાય ખરી બે હજાર હે થાય તો પછી તે વખતે તમારે એમ સમજી લો મારા ઘરના ઉદય આ ભાઈનું કેમ ના ભર્યું હમનું ના કપાયું હું ભાગ્યા આવ્યો ને અને આ ગજા બસો હતા તે કેમ કપાયું આ બે હજાર વાર કેમ કપાયું એવું બધું વિચાર કરો ત્યારે તમને સમજાય કે આ તમારા જ ઘરનું ઉદયનું ફળ છે કુદરતે તમને પકડ્યા આજ પેલા પેલાની મારફત પકડ્યા કુદરત નો નિયમ એવો છે કે જેને જે ધંધો કરવો હોય તેને તે ધંધો કરવાની છૂટ છે કે છે પણ અમને સહેજ અમને ખબર પડી જશે એટલે અમે તમને તમારા ધંધાને ઉત્તેજન આપીશું એટલે પેલા પેલો કે મારે ચોરીઓ કરીને ગજવા કાપીને જ મારે જીવવું છે અત્યારે ભાઈ તો કહ્યું ને તો કુદરતને જેનો ગજવા કપાવડાવો છે એને પેલાને ચોરણી આપે કે પેલા ગજમ કાપી લે બરોબર તો ખબર ને એટલે તમારા કર્મનું ઉદય સ્થળ છે એ તમે શાંત ભાવે ભોગવી લો અને તમે એનો ઉપકાર માનો આવું તમે સો વખત કરો તો તમને આનંદ માર્ગ મળી જશે સો વખત એક વખત નહીં સો વખત પાક થયા છે પ્રયત્ન થાય કે એકદમ તો ના પહોંચી ભરાય પછી તો ના પહોંચી વળાય તો પછી મારી પાસે આવીને કહો સાહેબ મારામાં સમજે નથી નિર્બળ છું તો કઈક ઉપાય તમે કરી આપો તો તમે સર ને તમારાથી થાય બધા ઉપાય બતાવી દઉં મારે તો ઉડતે પૂરતી માથાકૂટ ઓછી ને મારે તો ખાલી સાચા ઉપાય બતાવું છું એક્ઝેક્ટ ઉપાય બતાવું છું એક સાધુ મહારાજ જઈને હતા કે જે અમે તમારી પાસે આવી શકીએ નહીં હવે અમને કઈક રસ્તો દેખાડો ને કે છે દેખાડું તે હવે એક બે રસ્તા બતાડ્યા પછી મહારાજે એ રસ્તાનો અનુભવ કરી જોયો પછી ત્રણ વખત થયું ચોથી વખત ના થયું કે આ તો બધું ઉડી ગયું કે છે તમે નહીં થાય સો વખત સો વખત જો કરી લાવો તો તમે ગેરંટી કારણ કે સો વખત થાય એનું કારણ શું એક વખત જે કરે ને તેને બે વખત કરવા જેટલી શક્તિ ઉત્પન્ન થાય છે ફરી પાછી શક્તિ કેટલી ઉત્પન્ન થાય બે વખત કરે તો પાછું ચાર વખત કરવાની શક્તિ મલ્ટીપ્લિકેશન ચાલે શક્તિ વધતી એટલી બધી શક્તિ જોટ બંધ વધે છે એક જ વખત પહેલી વખત કરવા માટે એટલી બધી શક્તિ વધે છે જોમેટ્રિકલ કારણ કે એ એમની થી નથી બોલતા અમારી આજ્ઞાથી કરે છે શું કહ્યું આજ્ઞાથી કરે છે અને અમારી એક આજ્ઞા પાડે ને ખલાસ થઈ ગયું બાકી નિમિત્ત ને બચકા બરસ જગત આખી અમારું ગજુ કાપી ગયો લોકો કે નલાયક છે આમ છે નલાયક આ પકડ્યો તે નલાયક પેલો પકડાશે ત્યાં નલાયક છે શું છે પેલો પકડાશે ત્યાં નલાયક આ તો હજુ પકડ્યો હતું લોકો નિમિત્તે બચકા ભરે નિમિત્તે બચકા ભરવું એટલે શું નાનપણ નાની ઉંમર નો હતો ને આઠ નવ નો જરાક ટીખરી હતો ટીખરી સ્વભાવ તે એક શેઠને ત્યાં ગયેલો તે કામ હતું તે મારે ફાધરે કહ્યું કે એટલું આટલું કહેજે એમને તે શેઠને કહ્યું આ પ્રમાણે કહ્યું છે તમે ત્યારે શેઠ કૂતરું લઈને આમ રમાડ રમાડી કરે ઉપર આ ફેરે ફેરે કરે મેં કહ્યું તેમાંથી કે એમને ઇમોશનલ થયા નહીં એટલે મેં જણાવ્યું મારા રમવા જવું છે તો આ રમવા જવા દેશે નહીં શેઠ હજુ પંદર મિનિટ સુધી પેટમાં પાણી હાલતું રહેશે તરમુવાનું હજુ હજુ કૂતરું તમારે હું કહું છું તેનું કંઈ એને અસર થતી નથી એટલે હું તો ઉતાવળ માણસ ને ટીકડી એટલે મેં તો કૂતરાનું પૂછડી આમ દબાઈ દીધી સારી કરી ખૂબ મોડું કૂત શેઠા પગા કરતું શેઠા બધું બધું દીધું તો મારવામાં મારતો નહીં કેમ મારા કૂતરા મને બચકું ભરે નહીં કેમ આજ ભર્યું કે છે પાછળ રહી ગયા પૂછડી દબાવનાર પાછળ રહી ગયા પૂછડી કોણ રહી ગયું અને કોને બચકા ભરે તો એટલે આખું જગત નિમિત્ત ને બચકા ભરે છે આપણા ઉપર આક્રમણ થાય વિના કારણ તો પછી આપણે આપણે આપણી પર કોઈ આક્રમણ કરે તો આપણી પર રેઝિસ્ટિંગ પાવર તો હોવો જોઈએ કે છે વિના કારણ કોઈ આક્રમણ કરે વિના કારણ કોઈ આક્રમણ કરે તો આપણામાં રેજિસ્ટિંગ પાવર હોવો જોઈએ ને પછી શું કરશો ના હોય તો રેઝિસ્ટિંગ પાવર રેઝિસ્ટન્સ પાવર હોય એટલે તો વાપર્યા વગર રહેતો જ નહીં કોઈ માણસ પણ ના હોય તો કરે શું એ કહો પણ આપની થિયરી પ્રમાણે તો આવે આપ કર્મ ને પ્રવાહમાં આવે છે માટે ના કરો સચિદારામ શું તમારી થિયરી પ્રમાણે તો કદી કર્મના પ્રવાહમાં આવ્યો એ કશું રેઝિસ્ટ કરવાનું જ નહીં એમ કે છે રેજિસ્ટ કરો ને રેજિસ્ટ કર્યા વગર રહે નહીં તમે નાખો કહો છો આમાં થયો તો રહે નહીં બાળ હોય તો ને તો અમારે છોકરું આવે ને તો નોન છોકરો બે ત્રણ તમારે મારી પાછું કાઢી મેળે પણ અમારે મિયા ભાઈ આવે તો મિયા ભાઈ આવે તો એ કાફેર ખરે રહે છે પછી તે ઘડી શું કરે કાફેર આવી કે છે એટલે રેઝિસ્ટન પાવર તો હોય એટલે વપરાય જ દેવાનું છે મેરે જ વપરાય તમારે કશું કરવા જ નથી મેરે વપરી જવાનું આ નિયમ જ એવું છે ભમડો ફરિયાદ કરે શું કહ્યું તમે કોઈને નામ દેવાની બંધ કરી દો તો કોઈ નામ દેવાનું નથી ખબર નહીં તમે નામ દેવાના આજથી બંધ કરી દો કોઈને તેજે હરી કરવાની બંધ કરી દો કોઈને દુઃખ દેવાનું બંધ કરી દો ને સુખ આપવાનું કરો તો સુખ તમારી ઘેરે ઘેરે આવશે તમે જે આપો જે આવે છે તમે એક લાય લાય હોય લાય જોયેલી તમે લાય લાય જોયેલી તો લાયમાં જઈને ફરી જજો અભ્યાસ કરજો અને તો આગળ જઈને એમ કહે છે તું ચોર છે પછી શું તમને ફળ મળશે હા તો તમને એ ગમતું ના હોય એ ચોર કે તો તમારે કેવું કરે તું રાજા છે તો એટલે પછી તમને કે શું રાજા પછી આપણે કથન થઈ આ આ પ્રોજેક્ટ છે બધું આ જગત એટલે પ્રોજેક્ટ છે એક જ વસ્તુ છે જો તમને સુખ જોઈતું હોય તો બધે સુખ આપવાનો પ્રયત્ન શરૂઆત કરજો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો અડધું સુખ દુઃખ જોઈતું તો અડધું આ આપો અડધું પેલું આપો તમને જે અનુકૂળ આવે તે રીતે વર્તો <laughs> આ સ્વતંત્ર બનાવી દીધા તમે સ્વતંત્ર બનાવી દીધા હવે કોઈ માણસ એમ કે પાછો એક વાંધો ઉઠેવો છે કોઈ માણસ એમ કે હું સુખ આપું છું છતાં મને પેલા પેલા ભાઈ દુઃખ આપી ગયા પેલા ભાઈ દુઃખ આપી ગયા તો હું કહું કે આજના ચોપડા ને પાછલા ચોપડા નું છે મારી સભે કરી દેજે ફરી ધીરીશ નહીં બે ગાળો થઈ ગયા તો બે તું જમે કરી દેજે ફરી પાંચ ધીરીશ નહીં જો તને ગમતી ના હોય તો અને ગમતી હોય તો ધીરધાર કરજે એટલે જગત આ જુદી જાતનો પ્રોજેક્ટ છે ખાલી તમારો જ પ્રોજેક્ટ છે ભગવાન આમાં હાથ ગાલતા નથી ભગવાન ભગવાન જ છે ભગવાન નિરંતર પરમાનંદી છે અને બધું છે ભગવાન શું કે છે કે આ પ્રોજેક્ટમાં તને ન ગમે અને કંટાળવું સુંદર સ્ત્રી પણ ન ગમે ભયંકર જબરદસ્ત લક્ષ્મી હોય સંપત્તિ જબરદસ્ત હોય તો પણ તને ન ગમે શારીરિક દેહ બહુ સુંદર હોય છતાં ન ગમે આરોગ્ય હોય છતાં ન ગમે એવો કંટાળો આવે તો મને યાદ કરજે તો હું તને આપણે અભેદ ભાવે થઈ જઈશ શું કહ્યું યોગ લોકો લોકો સંસ્થાના લોકો આજુબાજુ વાળા કહે કે તમે તો બહુ સુખ્યા માણસ છો છતાં મારા દુઃખનો પાર નતો ખબર ને એક સેકન્ડે સુખ હું આ કારણ કે આ સુખ સુખ મને સુખ લાગતું નતું એટલે આખો નિરંતર દુઃખ જ લાગે ને પછી એટલે ત્યારે આ જડ્યું છે એમને આવ્યું નથી સમજ ને એ છેલ્લી દશા સિવાય પેલું પ્રાપ્ત થતી નથી આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે જેટલા પુણસારી હોય તેટલા પામી જાય એવા જુદી છે બાકી પોતે જ્યાં જાતે કરવા ગયેલા જાતે તેને તો આ બધો માર ખાવો પડે ના ખાવો પડે થોડા એક બે દાખલા આપો ને ક્યાં ક્યાં દુઃખ તમને પડ્યા તેનો <laughs> થોડા દાખલા આપો તમને કયા કયા દુઃખ પડ્યા થોડા દાખલા આપો કે છે આદિ ને આદિ ને દુઃખ પડે પછી બીજા બધા સુખમાં પછી દુઃખમાં ચાલ્યા જાય એટલે બધી ઘણી જાતના દુઃખ એટલે શું એક ફક્ત અહંકાર ને લીધે જીવતો હતો જીવતો છે ને આધારે અહંકાર અહંકાર તે લોકોએ ફાલી ફૂલીને મોટો કરેલો નામ અંબાલાલ તેનું અંબાલાલ ભાઈ સુધી લઈ ગયેલા લોકો તો અને કન્ટ્રાક્ટર નો ધંધો તો શેઠ શેઠ કર્યા કરે એટલે અંબાલાલ ભાઈ છ શબ્દ આ કોઈક વિચાર કે છે અંબાલાલ ભાઈ આવજો એમ કરતા કરતા કરતા અંબાલાલ આવજો એમ કહી ગયું હોય કારણ કે આટલા છ શબ્દ સીધ બોલાઈ ગયા હતા ટાઈમ એટલે અંબાલાલ આવજો એમ કહેવાય ને એટલે મારે ત્યાં તોલ થાય પછી એનો કે આ માણસે શું એના મનમાં સમજે છે મને અંબાલાલ કહ્યું હવે એને શા માટે કહ્યું શું હેતુ કહ્યું એને પૂરા અંબાલાલ ભાઈ કહેતા કહેતા ભાઈ ના દેખાવ ઉતાવળમાં ના બોલ આપણે સંભળાયું હોય કે ના સમજાયું હોય પણ છતાં હું ન્યાય મારે કાટલે તો લ્યા કરું તો તે આખી રાત ઉપાધિ થયા કરે સમજ ને એક બરાબર આખી રાત ઉપાધિ થતી હતી તે પછી ચિંતાનું પડીકું વાર્યું પડીકું વારી અને વીતી કરી અને બે ઉશિકાની વચ્ચે મૂકીને સુઈ ગયો ત્યારે ઉડાઈ પછી હવામાં વિશ્વામિત્રી જઈને નાખ્યા આવ્યો કારણ બધી મુશ્કેલી તો આવે ભાગીદાર જોડે પિસ્તાળીસ વર્ષ જોડે ભાગીદારી કરી પડી એક મતભેદ નથી પડ્યો ત્યાં કેટલું મેં મુશ્કેલી વેચતા આવીશું અંદર અંદર ની મુશ્કેલી ખરી કે નહીં એક મતભેદ ના પડ્યો હોય પિસ્તાળીસ વર્ષની ભાગીદારીમાં મુશ્કેલી ખરી નહીં મતભેદ એટલે શું મુશ્કેલી નો સામનો કરવો શું કહ્યું મુશ્કેલી નો સામનો આ દુનિયા મતભેદ એટલે શું મુશ્કેલી નો સામનો કરવો અને ઘેરે મતભેદ નહીં એક જ દાડો મતભેદ પડી ગયો તે સંભાળી લીધો મેં યાર હીરાબા જોડે શું મતભેદ પડેલો એ કે છે મારા ને ચાર છોડીઓ છે તો પહેલી છોડી પહેણે છે તો આપણે એમને કશું આપવા માટે